બધા જ્ઞેયોને જોવાની જાણવાની જે આત્માની ક્રિયા છે જે છે જ્ઞાતા અને દ્રષ્ટા તો એ પણ જોવાની જાણવાની એ પણ એની ક્રિયા થઈ ને એમ એક કર્મ થયું ને આત્મા ક્રિયાત્મક થયો તો કર્મ થયું કે જોવા જાણવાનો સ્વભાવ છે સ્વભાવથી બહાર નીકળવું એ કર્મ કહેવાય સ્વભાવની વિરુદ્ધ કરવું ને એ કર્મ કહેવાય સ્વભાવને કર્મ ના કહેવાય પાણી નીચે નીચે નીચે ચાલી જાય ત્યારે કર્મ ના કહેવાય સ્વભાવ કહેવાય અને ઉપર ચડાવવું પડે તો કર્મ કરવું પડે શું કરવું પડે શું પુસ્તક તમે આ એક પુસ્તક હોય ચાલો પછી જોવા જાણો તેમનો સ્વભાવ જાણે જોવા જાણે ફળ સીધા ફરમાન બસ એ સાથે જ છે બધું જોવું જાણવું ફરવાનું બીજા અનંતા ગુણો વપરાય જે છે કે જ્ઞાની મળ્યા પછી સોળ ભાવમાં અવશ્ય મોક્ષ જાય છે એમ કે છે તો વેદાંતમાં કે એમાં તો ક્યાંય એવું લખતા નથી કે અવશ્ય આ સોળ ભાવ પછી કે પંદર ભાવ પછી અવશ્ય મોક્ષ જશો જ્ઞાનીનું શરણ લયા પછી એવું જે કહે છે આમાં કે પંદર ભાવે અવશ્ય મોક્ષ જશે તો વેદાંતમાં કે એમાં તો કંઈ ચોપડીઓ મોકલી છે જ ના તો એવું તો આપણને આમ બહુ જ પેલાથી ઠાકરેજી કહેતા નથી કોઈ જગાએ કે આવું થશે તો તમે સોળ બહુપતિ મોક્ષે જશો જ એવી રીતે તો આમાં આવી રીતે કહે છે તું એ કેવી રીતે આમાં તું શું જ્ઞાની બધા લાગુ થયા તો જ્ઞાની પુરુષ લાગુ તો જ્ઞાની શરણ લે એ બધા ના બીજા બે ટેન્શન જોડે હોય તે એમને લાગુ છે નાખ્યો અમારે ગયા પછી બાઠાકોર કશું બધું નકામી થઈ છે આ પુનઃ બંધાય એટલે કોઈ દોષ બધો થાય ને કરવો થાય એમની કૃપા એમની વાત નથી કરતી આપે પણ કહ્યું ને કે એને વધારે માં વધારે પંદર પંદર ભાવ ને તો એક બે ભાવ માં તો મોક્ષ જાય પંદર ભાવ હોય ને આપડે તો ત્રણ જ ભાવ માં હોવા આપણું આ વિજ્ઞાન છે મુક્ત થઈ ગયો છે જયારે મારી આજ્ઞા પાડી છે ને પાડવી છે પાડી છે ને પાડવી છે તે મુક્ત થઈ ગયેલા જ છે એને ભાઈ ભવાઈ ના પડવાનું મુક્ત થયા એવું લાગ્યું પૂછી લેવું આજે પુસ્તક લઈને આવ્યા હોય એવું કોઈ સાંભળ્યું નથી આવું કે આમ છે કે અવશ્ય જશે જ મોક્ષે ખાતરી આપે કોઈ એવું કોઈ બોલે જ નહીં ને એવું હોય જ ને મોટી ખાતરી કોણ આપી તો મુક્ત પુરુષ હોય તે ખાતી આપણે આ બધા બંધાયેલા લોકો મોગની વાત જ કોઈ કરે કોઈ કરે જ નહીં મોગની વાત તો અચ્છા કરો કે છે અચ્છા બુરા છોડ દો તો આપણે ના કહીએ તું જ કા બોલું કરું છું તો વેપાર કરો વેપાર વેપારી કરે એમાં લાલચુ લોકો ફસાય બાવા હું કરી નાખે ડબલ હું કહીએ ને હવે આમાં શ્રીમદજીએ અહીંયા એમને કહેલું કે આ આત્મસિદ્ધિની નકલ કરી કોઈને આપશો નહીં કારણ કે એનાથી જ્યારે સમજ ના પડે તેનો દોષ લાગે તો આ તમારી જે આસ્થાવાણીની બધી ચોપડીઓ છે તે અમારે કોઈને આપવામાં વાંધો કે એમને જ્ઞાન લીધું હોય તો જ અપાય એ છે તે આપવામાં મદદ આત્મસિદ્ધિ ના અપાય આત્મસિદ્ધિ ના અપાય તે તો છે તે છાપીને આપીને બધું એ છે છે રીફામ રીફામ ગાયબ એ ના અપાય રીફામ બહુ ઠપકો આવે છે તમે ખરી કાઢી પડે ગાળા વાંચતો તમારો પ્રશ્ન થયો તો પછી આ મુક્તવાણી જે એમની છે જે કોઈ તમારું નામ સાંભળી જ ના હોય એમને આપવાથી દોષ થાય ખરો એમ અનધિકારી વાતમાં એટલે ગોસળીએ રાતનું રહે મેં જે જ્ઞાન મહાનિદ્રાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી અહિકારી થઈ ઘણું કરી પડે મૂર્ખે જાય આપણા પુસ્તક અને પેલું તો અગ્નિ રાતે પકડાય ને ક્રમિક એટલે પાત્રતા જોઈએ ને ક્રમિક એટલે પાત્રતા જોઈએ અધિકારી પાત્રતા નહીં અધિકારી નહીં જેને આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તે જ ચાર થી બાર કોઈ પાંચમાં વાંચી નીકળી તમે વાંચો તો અર્થ જ લોકો મનમાં કુમારી ભરી તેથી અહીંયા આગળ એને જે જે નહીં કરતા બધા બહારના જે જે કપડા આ ના બકડા તેટલા ખુલી ગયા બાર બાર મારે છપકો આવવો પડે એમાં કશું આવ્યું નથી નથી આત્મજન ગયું નથી રમજન ગયું કશું આત્મા આવ્યું નથી મનમાં શું માની બેઠા છે સમજો સમજો હોય સરખું આપું ના સમજુ બોલું કારણ બધું જતા રહે પછી ફરી આવે એમને શું છે આપનું બધું વધે કે આવી અરે કશું ફળ આપે નહીં કશું હા ટાઈમ સારી જગ્યાએ કાઢે હવે રસ્તે એવું ના કે કઈ ખોટું છે તો છોડી દે અમને વાર ના લાગે છોડી દે વાર ના લાગે ને જે જ્ઞાન મહા નિર્ધાર હેતુ થાય છે તે જ્ઞાન અનધિગરજીના હાથમાં જવા રીતે અધિકારી થઈ ઘણું કરી પણ એટલે આ તો બહુ આ તો આ જ્ઞાન તો આપણા પુસ્તકો આપવામાં આવશે એ આપડે કશું અજ્ઞાની ને માટે જ ખાસ થતા ભાઈ તમારા માટે કે ખાસ એ બહુ જરૂરિયાત તમારા પુસ્તક ને જરૂર રાખી નથી ને અત્યારે પણ લખ્યા લખ્યું જ્ઞાન પાંચ કાગળ આવે છે તે અહીંના જન્મ આવે અત્યારે આ આ ચમત્કાર છે પોતાના પ્રયાસ વિના પોતાનો આમૂલ પરિવર્તન આવતું જાય છે પોતાના પ્રયાસ આમૂલ પરિવર્તન આવો આવો તો ચમત્કાર કોઈ દિવસ સાંભળ્યો નથી તમે ના કહો એક બાજુ આવો હતો તો બીજે કશે બીજે કશે જણાય છે દાદા એ ચમત્કારી વ્યાખ્યા આ જ છે બીજે કશે જેનો જોટો જોવા ના મળે એ ચમત્કાર એટલે પાસે સરળ છે ચમત્કાર મારા શબ્દો મેં ચમત્કારની ભાષા આવી ગયેલી બીજી કાંઈ જોટો ના મળે એમને ચમત્કાર કર્યું એવું કર્યું ના હોય એવું આપે કીધું તું ચમત્કાર તમને ના કહેવા માટે કહેલું કારણ લોકોને ચમત્કાર ખોલવા છે ચમત્કાર નો વેપાર કરવો એટલે મેં તો ચમત્કાર કરી છે કે જે લોકો બોલાવી એટલા માટે આ શબ્દ મૂકેલા કે બીજો કોઈ ન કરી શકે એનો ચમત્કાર તારે મારી કરો એટલે પછી મેં એમને કહ્યું ચમત્કાર કહેશો ને તો અને શું કહેશો આશ્ચર્ય કહેશો ચમત્કાર લોકોને આ શરીર વેપાર કરવા ચમત્કાર થઈ શકતો નથી આ આશ્ચર્ય કરી શકે તું અહીંયા ઐશ્વર્યના આધીન છે ઐશ્વર્ય પ્રગટ થયું હોય તે પણ આશ્ચર્ય કરી શકે આ તો આ ચમત્કાર છે પોતાના પ્રયાસીના પોતાનામાં આમૂલ પરિવર્તન આવતું જાય છે જગતમાં આવો જોતો બીજે કે છે જણાય છે અને દાદાએ ચમત્કારની વ્યાખ્યા આ આપી છે કે બીજે કે છે જેનો જોતો જોવા ન મળે એ ચમત્કાર આપણે કેવા ભાગ્યશાળી નિર્બાન આવા ભૂતપૂર્વ ન જોયેલા ન જાણેલા ન સાંભળેલા ચમત્કાર આપણને જોવા મળે જાણવા લાભ સાંભળવા સાંભળ્યા નહીં છતાં અનુભવમાં મળ્યા સૌ આ અનુભવ મેળવવા ભાગ્યશાળી થાય એવું આપણને થાય તો એકદમ સ્વાભાવિક છે દાદા આ ઉંમરે લૌકિક ભાષામાં આટલા શ્રમ ત્રાસ સહન કરે છે જાને માટે આપણા સૌના કલ્યાણ માટે તો આપણે સૌ એમ શું નથી જોયું તે આપણે કહેવાનું બીજું બધું છે જુના જુના સંસ્કાર જુના વિચાર ભક્તિ ભક્તિ તો હા હા બધું મિક્સર છે મિક્સર તો સારું ડોન્ટ વોન્ટ બધા બોલે છે ને હા હિંમત બહુ ભારે માણસ બંને ભાઈ ભાઈ ભારે વાત امریکا مٹھا بدا کشی کر અને આપ સતત સ્મરણમાં રહો સતત પણ હજી મગર ઘણી લોબી પણ એનો ભય ભો નથી આવી આ બેન કે મદલ ઘણી વાર પણ ભો નથી હવે ભો છે દાદા માથે આવ્યા પછી આખા વલના માલિક એવા દાદા હાથમાં આવ્યા પછી ભો છો ને દાદા આસ્તા વક્ર નો નહીં માનવું અવગણના એટલે એનો એક કદ છે ને એનો ત્યાંથી કઈ અંદર જે પોલો ભાગ છે ને નીકળી જાય પછી જે રે એટલે આકાશ થઈ ગયા પણ એના આકાશની જરૂર નથી એ આકાશમાં રોકાય નહીં આકાશ એને તે એ હોવા તો આકાશને હોતો નથી બધો નીકળી જાય વન ફેર નીકળી જાય એટલે એ સ્વરૂપે રહે પછી <laughs> એટલે પોલો ભાગ નીકળી જાય એને અવગાહન છે પોલો ભાગ બધો નીકળી જાય અને જે રહે એને અવગાહન કે જગ્યા રોકે છે તે ભાગ તે ભાગને આ બધી ઝીણી વાતો તરફ પહોંચે નહીં આ બધી વાતો એટલે હું તરફ વાત કરું તરફ પહોંચે નહીં <laughs> શબ્દ જ હોતા આના માટે શબ્દ નહીં દાદા આ જિજ્ઞાસુ નો પ્રશ્ન છે કે જયારે માનવજી માનવજીને માનવ માનવ જયારે ની પ્રાપ્તિ પામે છે ત્યારે શું એના પુણ્ય પૂરા થતા એને પાછા જન્મ મરણમાં પાછું આવવું પડે ખરું માણસ જયારે મોક્ષને પામે છે ત્યારે ત્યાં એના પુણ્ય પૂરા થઈ જાય એટલે પાછો એ જન્મ મરણમાં આવે છે ના પુણ્ય તો અહીંથી પૂરા થાય ત્યાં તો પુણ્ય પૂરો થાય તો પછી ત્યારે નિર્વાણ થાય નિર્વાણ ના થાય મોક્ષ ની ઉપર કોઈ કક્ષા ખરી મોક્ષ ની ઉપર કોઈ કક્ષા ખરી પૂર્ણાહુતિ સંપૂર્ણ પરિપૂર્ણ મોક્ષ પરિપૂર્ણ એમાં શું કેવી રીતે કહી શકો એ કેવી રીતે કહી શકો હું પોતે થયો છું હું પરિપૂર્ણ થયો છું ને હું વ્યવહારથી થયો છું આ બે આવતું તો એટલી જ વાત અત્યારે અત્યારે મુક્ત થઈ ગયું અનુભવમાં હોવું જોઈએ અનુભવમાં હોવું જોઈએ જયારે માણસ ના પુણ્ય પૂરા થાય આ તો મારી ધારણા છે બરાબર છે દેહથી છૂટા પણ રહેતા રહેતા આવડતું હોય તો કામ દેહના માલિક ના હોય તો ચાલે માલકી પણ ચાલે ટેન્શન ના થાય એક પણ ટેન્શન ના થાય તારે બુદ્ધિ હોય ને બધું જાય તારે અહીં મુક્તિ થઈ જાય ત્યારે અહીં સર્વ દુઃખો થી મુક્તિ થાય અને પછી આ દેહ નું નિર્માણ થાય એટલે કાયમ દેહ રહી મુક્તિ થાય આત્યંતિક મુક્તિ સમજું ને શું તારું નામ શું મોહન મોહન મોહનભાઈ મોહનભાઈ ખરેખર મોહનભાઈ છે ખરેખર એટલે તારું નામ મોહનભાઈ છે ખરેખર કોણ چوکھ آئی موق ل આપડા કોરું હોય કોરું જોયેલું ને એના ટુકડા કરીએ તો પછી અંશો થાય ને એના અંશો થાય એટલે ભગવાન ટુકડા કરેલા નથી લોકો સમજણતા નથી લોકો સમજતા નથી અંશો બોલ્યા કરે હું ભગવાનનો અંશ છું ને બધું એવું સમજતા નથી ભગવાન સર્વાંશ દરેક જીવમાં સર્વાંશ થઈ ગયા રહ્યા બરાબર આવું શું છે કેમ સમજતા નથી કે હું સુધી ઉપર જે પડદો છે ઉપર આવરણ છે તેને મેં હું સુધી હોલ છે એટલે હજારો હું સુધી નીકળે છે સમજાય છે ને ના સમજાયું અહીં ગ્લોબ હોય એટલે માટલીઓ મૂકી દે ઉપર બ્લાઇટ પણ થઈ જાય પછી એમાં કોણ એક એ તો હજાર રૂપિયા થોડું નીકળે બે પાડીએ તો વધારે નીકળે ત્રણ પાડીએ તો તેનાથી વધારે નીકળે એટલે અહંસ્તુતિ આજુબાજુ બહાર નીકળે છે આત્મા તો આખો સર્વાણું છે ભગવાન સર્વાણું છે પણ અહંસ્તુતિ આ નીકળે છે એટલે એક ઇન્દ્રિયાને એક અંશ બે ઇન્દ્રિયાને બે અંશ અને આપણે બધા પાંચ ઇન્દ્રિયા દિવસ પાંચ અંશનું અજવાળું આવે છે બધું તોડી નાખી આવે શું જાય તાર પરમાત્મા થાય શું એવું હા તો આ અંશ બધું પેલો અંશ થઈ ગયો આપો અંશ આવરણ છે પણ એનાથી મોક્ષ નું શું તમે કેવો મોક્ષ નું શું એમ એનાથી <clears throat> મોક્ષ એટલે આવરણ સુધી જવું એટલો આ બધા બધા આવરણ બધું સુધી જવું પૂર્ણ રૂપમાં લાઈટ થવી એ મોક્ષ પૂર્ણ રૂપમાં લાઈટ થઈ ગયું એ મોક્ષ અત્યારે દેખાતું નથી લાઈટ એ વગર ગૂંચાયા કરે છે ને અથડાયા કરે છે ને મુતાબિક આપણા દ્વારો કેટલા છે ચક્રો કશું ચક્રો ચક્રો તો દ્વાર કેટલા છે દસ દ્વાર કયા દસમ દ્વારે પહોંચવું એ મોક્ષ કે કયું મોક્ષ દસમ દ્વાર તો એ દસમ દ્વાર જે છે ત્યાંથી જીવ નીકળે તો મોક્ષ થાય અચ્છા તો જીવતા એથી નીકળી જાય છે એટલે લોક શું કહે છે કે એના ટીચરને કહે કે મારી તબિયત બહુ બગડે એટલે મને નારિયેળ માર દે તોડજે એટલે કે મારો જીવ તમારી જાય તેવું બાપ આવું કરે છે તને સારું લાગે છે કરવા જેવું છે એ રીતે નીકળતા હોય તો પછી તોડવા જેવું છે એ કુદરતી રીતે નીકળે તો આવું કરે બરાબર પણ એના એના માટે પણ આપણે જપ તપ તો કરવા પડે ને મોક્ષ મેળવવા માટે જપ તપ તો કરવા પડે ને કે ભક્તિ કરવી પડે કે નહીં કરવી પડે કે એમને મળે સમજવાથી મળે એટલે કેવી રીતની સમજ સમજવાથી કેવી રીતની સમજ કેવી રીતની સમજ અમે સમજ પાડીએ એ સમજી જાય પછી એ પ્રમાણે એ ભક્તિ કરે શું કહ્યું એટલે ભક્તિ તો કરવી જ પડે હે એટલે ભક્તિ તો ને ભક્તિ જ્ઞાન ભક્તિ હોય કેવી હોય મેં એવું સાંભળ્યું છે કે ભક્તિ પહેલા જ્ઞાન પ્રાપ્ત થતું નથી પહેલા ભક્તિ તો ના ભક્તિ પહેલી હોય નહીં અત્યારે લોકો બધું ઊંધું જ થાય છે આપણું બિલકુલ નહીં ઊંધું હંડ્રેડ પર્સન્ટ ભક્તિ એટલે તને સમજાવું કે આપણે સ્ટેશન પર પહોંચવું હોય તો સ્ટેશનની ભક્તિ કરવી પડે બરાબર સ્ટેશનની ભક્તિ કરવી હોય પહેલું જ્ઞાન જોઈએ સ્ટેશનનો રસ્તો કઈ આગળ કેવો છે બધું ના જોઈએ જ્ઞાનનો નકશો લઈ અને પછી આપણે નીકળીએ પહોંચીએ એ જ્ઞાન પહેલું હોવું જોઈએ ત્યાર પછી આપણે આગળ જોઈએ જવાની શરૂઆત કરીએ એમને ભક્તિની શરૂઆત કરી શકાય એટલે પછી તેથી પાછું સમજ ને પણ જ્ઞાન એટલે એનો મતલબ કે મેં જ્ઞાન એટલે નકશો જ્ઞાન એટલે સમજણ પડે કે હવે આ રીતે છે તું આગળ આગળ છે તે ક્રિયાઓ કરજે આપણે લોકોને સારું કરી તો ફળ સારું આવશે એમ તને સુખી થઈ સમજો લોકોને દુઃખ આપી એને ફળ દુઃખ આવશે એ બધું સમજે એ જ્ઞાનથી જાણવું પડે ના જાણવું પડે જે બાહ્ય જ્ઞાન ની વાત કરો કે પછી અંતર્મુખ ની વાત કરો અંતર્મુખ ની વાત અંતર્મુખ તો થઈ શકે ક્યારે કે અંતર્મુખી ને મળે તારે થઈ શકે બધું બહારનું જ્ઞાન ની વાત કરીએ હવે અંતર્મુખી કરવી હોય તો તું કોણ છે પેલું જાણવું પડે એના માટે શું કરવું પડે અમારી પાસે આવવું પડે અમે રિયલાઇઝ કરી હતી શું કોણ છું ત્યાર પછી બધું અંતર્મુખી થઈ જાય પછી ચિંતા ઉપાધિ કશું હોય નહીં પછી મોક્ષની તૈયારીઓ જેમ લગ્ન થાય છે ને વિવાહ થાય ત્યારે વિવાહ થયા પછી લગ્ન થાય ને તેમ આ વિવાહ થઈ જાય એટલે અંતરમુખી થવું હોય બહિર્મુખી તો છે જ બધા રસ્તા આ બધા ધર્મ બહિર્મુખી છે કેવા છે અંતરમુખી થવું હોય ત્યારે મુક્ત પુરુષને મળવું પડે કોને મળવું પડે મુક્ત નિરંતર સુતા પણ મુક્ત કોને કેવો હા મુક્ત આપણે ગાળો બળીએ મારીએ તો પણ આશીર્વાદ આશીર્વાદ આપે એને મુક્ત કહેવાય જેના બુદ્ધિ ખોટો હોય તે મુક્ત કહેવાય તને હવે ને જેમ ટેન્શન ના થતું એ મુક્ત કહેવાય આવું બધું સાધન હોવું જોઈએ ને કે ગપ્પુ ચાલે છે આપણે પડીએ ટેન્શન ઉભો ના થાય એટલે દેહનો માલિક ને બાકી પણ ઘૂટી જાય તારે મુક્ત થાય નહીં તો હમકું ક્યુ એસા કરતા એ નો માલિક થઈ જાય થોડું સમજાય તને એમાં પૂરું સમજી લેજે આ બહુ સમજવા જેવું છે વિજ્ઞાન બધું સાંભળવાનું મળે પણ આ વિજ્ઞાન સાંભળવાનું મળે નહીં કોઈ બીજા પ્રશ્ન નથી છે પણ આજ એક ઉકેલ નથી આવતો આગળ દોડવાનું તો આગું રહી ગયું કે પ્રશ્નો ઘણા છે પણ આજ એક ઉકેલ આવતો નથી આગળ દોડવાનું તો ઘણું રહી ગયું જેવો લાવો શું કહું કે મારે આવો લાયેલો સાંભળો ઉકેલ આવું કરવું છે તે પ્રમાણે કરીએ શું તમે આગું એ રીતે કહીએ કિંમત નથી સુખ તો જોઈ છે નહી સુખ જ છે સુખ તો છે બાહ્ય સુખ કે આંતરિક સુખ તો એ સુખ એ સુખ જોવા માટે શું બીજી આંખની જરૂર ખરી કે આ આંખોથી જ જોઈ શકીએ આ દુઃખ ને સુખ જે આવે ને એ બધા કલ્પના કલ્પનાની સુખ છે કેવું કાલ્પિક સુખ સાચું સુખ સનાતન હોય જાય તે મારે તે જાણવું છે કે તે આ આંખોથી જોઈ શકીએ આપણે કે નહીં ના કે ચામડે નથી કશું દેખાય ના તે બરાબર છે બધું આ સ્ફૂર દેખાય ઇન્દ્રિય કરીએ શું કર્યું તારે સનાતન સુખ છે કે આ સુખ છે આ સુખમાં તો સાડત્રીસ વર્ષ કાઢ્યા કાઢ્યા હજુ ભોગ લાગ્યા હજુ ભોગ લાગ્યા છે સનાતન સુખ દેખાડીએ તારી ઈચ્છા હોય તો અમારા ગુરુજી સીટ પર બેઠા છે બરોબર છે તારે ગુરુજી રહેવા દે તારે ગુરુજી ગાડી વ્યવહાર નહીં કહેતો તારે ગુરુજી રહેવા દે અને આ સનાતન સુખનું તો અહીંથી દિશા લઈ જા ગુરુજીને તો પછી પગે લાગવાનું હું કઈ નવરો નથી તારી પણ ગુરુ થવું હું કોઈ ગુરુ થતો જ નહીં લોકોને મા પણ બિચારા હું એ પાસે લઈ લઈને બિચારા એમને ઊંઘ આવે એટલે શિક્ષક તો ગુરુ ગુરુ તો જ એ તો હા આ લઈ લે સત્તા લઈ જા કોઈના ગુરુ તૈયાર નથી પચાસ હજાર માણસ પાછળ ફરે કોઈના તૈયાર એ તો વેપાર એ એ જેને દુકાન ચલાવી એ તો ચલાવે મારે નવરાશ જ નથી મને હું ક્યાં દુકાનો ચલાવું હું તો બધા માલ જોઈએ તો આપી જે જોઈએ જે જોઈએ તેને આપી દઉં એટલે કાયમ નું સુખ લઈ જજે બીજી બધી વાત પછી છે ને એ છે તો ઉપર દેખાડે દાદા એને મેળવા કરે સાસુ મરી ગયા ને પછી આ કાઢી નાખી બધું એમ બધા વાતો કરે છે કે ભાઈ ઉપર છે ગંગા ઉધી ગઈ બધા એમ વાતો કરે કે ગંગા આ ગંગા ઉધી ગઈ છે પ્રવાહ બધો ઊંધો છે નથી બરાબર નહીં ખોય ને બહાર અંતર્ભુક્ત નહીં ખોય આ તો બહિર્મુખી લોકો માટે છે આ બધા કલ્પિત છે બધું શું છે મહી સાથે એટલે બહાર બહિર્મુખી ને કલ્પિત હોય અને અંતર્મુખી સાચું એટલે બહાર તો કલ્પિત બાપો નથી કોઈ કોઈ નથી હું આકાશ બધે ફરી આવ્યો આકાશ બધે ફરી બાપ હોય નથી એના સાયન્ટિસ્ટો કહ્યું અરજીઓ તો કરી છે લોસ પ્રોપર્ટી હું ગયો ગયું વેર ગોડ ને God is in every creature whether visible or invisible that's true શું કહ્યું માટે અંતર્મુખી થઈ જા ઉપર વાત હોય નહીં ઉપર કોઈ બાપ હોય તે જ અંતર્મુખની જો વાત કરું ને અંતર્મુખ એ જ ઉપર ને એટલે અંતર્મુખ એટલે એ જ ઉપર ને કે પછી નીચે અંતર્મુખ એટલે મહી ઉપર તો ઉપર બાપ હોય ભીતરમાં અંતરમાં અંતર્મુખી એટલે અંતરમાં અને બહિર્મુખી એટલે બહાર આ વાસણ ઇન્દ્રિયોથી બહિર્મુખી કહેવાય અને અંતર્મુખી અંદરની દ્રષ્ટિ આંતરિક દ્રષ્ટિથી થાય એટલે અંતર્મુખી થાય તારે કોમ આ બહિર્મુખી જીવો કહેવાય બહાર પડે આમ પડે તારે નહીં બેઠા બાર પડે પણ મય કઈ જગ્યાએ જવું હે તો બધે બહુ જગ્યા ક્યાં જવું મય કઈ જગ્યાએ જવું તો બહુ જગ્યાઓ મય કઈ જગ્યાએ જવું મય તો બધી બહુ જગ્યાઓ છે એવું બધું દેખાય છે ને સરાતન સુખ એક વાર જોડે જોડે દેખાય છે કાયમ નું સુખ લઈ જાય ગરીબ વધતું રહે શું કામ કલ્પિત કઈ પણ તારા ગુરુ કહીશ નહીં કે સનાતન સુખ લઈ તારે જવાનું થયું તો દર્શન કરજે વાતો કરજે સનાતન સુખ કહીશ નહીં નહીં તો તને તને અવરું અવરું સમજાવે તારે ચાક્યું હોય તો તને એમ કે છે તેતા ના હોય ચાકતા શું કહ્યું હવે ચાક્યું તો તને શંકા પડી જાય એના કરતા તારે ચાકી તારી પાડવાની છે ને ત્યાં નથી જરૂર આપણે પણ આ આ ભક્તિનો નશો કઈ નિરાળો નશો છે ભક્તિ નો નશો કઈક નિરાળો નશો છે નશો દારૂ નો થાય એ શું કેવાય હે ના એ શું કેવાય નહીં ખબર બતાવો મન મનની મસ્તી મસ્તી મસ્તી ઉતરી જાય મસ્તી ના થાય આમ આનંદ થાય નિરંતર ટેન્શન ના થાય કે ગાળ વળતે ટેન્શન ની ખોટ જાય છે ટેન્શન નહીં બસ આનંદ આનંદ આનંદ આનંદ આનંદ નિરંતર આનંદ એક ક્ષણ પણ આનંદ જાય તો આ મગજ મેં કહ્યું છે બધા આવો મળશે મારી બે લાખ ડોલર કારણ મહાત્માઓ જે ખરા આપણા ભારત દેશની અંદરમાં જે વર્ષોથી તપો કરે છે તે શાના માટે તપો કરે છે આપણે ભારતમાં બધા સંતો મહાત્માઓ આટલા બધા છે એ બધા તપ કરે છે આટલા બધા એ શાને માટે કરે છે વેપાર કરવાનો વેપાર તો શાનો વેપાર આ ભૌતિક સુખોનો પ્રાપ્તિ માટે તપની ચીજ તપેલો તો છે જ ને આ લોકો તપેલા નથી તપ તો ઘેર બધા મરજ છે ને તાર અક્કલ નથી એ તપ આપણે શાંતિથી ભોગવવાનું તારું તો હવો જવું તારા મારે ઘેર બેઠા તપ મળે છે કરી ખારી આ તપ કરવાનું છે તાકે કેમ કરવું તપ નહીં તપ તમારે ઘેર બેઠા એ તપ ની વાત નથી કરતો તપ ઘેર બેઠા આખો દાડો તપ જ મળે ત્યાં કર્યું તપ જ કરવું પડે એવું મળે છે સંજોગો તપ તો નહીં અને પેલા તપ કરવા જાય રખડેલ ઢોર કહેવાય ભગવાન કહ્યું શું કહ્યું رکھڑے دور ہاں۔ تب تو گئے بیٹھا کر کے صاحب یہ بات تمہاری کھوٹی ہے ہے ٹکٹ ٹکٹ تک نہیں مارتا مارے کیا سمجھتا نکال جاؤ ادھر سے સમજવા જેવી તો ખરી જ જાણે કારણ કે આજથી નહીં યુગો યુગોથી મહાત્મા પુરુષો તપો કરતા આવ્યા છતાં એ લોકોને ભગવાનની પ્રાપ્તિ નહીં મળી તો પછી આ એક ક્ષણ ની અંદર માં મોક્ષ કેવી રીતે મળી શકે મારો તે પ્રશ્ન છે મારે હજુ ઉકેલ નથી આવતો સંતો મહાત્માઓ યુગો યુગો થી તપ કરતા આવ્યા છતાં એમને છે તો મોક્ષ ની પ્રાપ્તિ મળી નહીં અને આ એક ક્ષણ માં મળી જાય છે એ મારે બેસતું નથી એ સમજાતું નથી એ મોક્ષ ના મળે આમાં એટલે આ ખેતર ઘેર ઘેર કરીએ અને જુવાર વાઈએ તો બધા ડુંડા રહેવું પડે આપણે ડુંડા લીધા ફરી વાઈએ ડુંડા લીધા રહેવું પડે એટલે કર્મ કરે તો હજી જવર તપ કરે કરે કરે બધું ધર્મ કરે તો હજી ના હોય મગજમાં નહીં ઉતર્યું ના સમજાયું તપ કરવું એટલે કરવાનું આવ્યું હે બીજું શું કરવાનું કહું છું પાંચો ઇન્દ્રિયોને એકત્રિત કરીને મનને એક સ્થિરતા પર લાવીને રટન કરવું એમ નામ તપ મારી દ્રષ્ટિએ ખબર નહીં પછી તો તપ તપ તો આંતરિક તપ કરવાનું કહ્યું છે ભગવાને બહારનું તપ કરવાનું નથી કહ્યું આ લોકો આંતરિક તપ કરવાનું કહ્યું કેવું કહ્યું આંતરિક એટલે કોઈ દેખે નહીં તપ કરતો આ બધા આંતરિક તપ કરે છે નિરંતર ચોવીસે કલાક તપ કેટલા કલાકનો તપ હોય છે નિરંતર ચોરી છે કદાચ બહારનો તપ તો ભૌતિક સુખો માટે અને આંતરિક તપ મોક્ષ માટે એ કેવી રીતે કર્યું જાય એ કેવી રીતે કરી કરાય એ અને અત્યારે ગાળ પડે કોઈ તો અંદર તપ કરે એનો છતાં પેલા ઉપર ખરાબ વિચારો કે મારે ખરાબ વિચાર પણ ના આવે શું કરું તમે તપ તપના દ્રષ્ટિએ તપે એટલે ગરમ ગરમ થઈ જાય પણ તપેલું સહન કરે શું કરે અચ્છા એ દ્રષ્ટિએ વ્યાખ્યા એવી છે કે પાંચ ઇન્દ્રિયો ને કંટ્રોલ માં રાખી અને મનને એકાગ્ર કરવું એ તપ કેવાય એ તપ નાખ્યા તો ઘણા સંતો મહાત્માના મોઢેથી બાર સાંભળી છે કે ઈંગળા પિંગલા અને સુસુમલા એટલે ત્રણ નાડીઓ છે ને ઈંગળા પિંગળા ને સુસુમણા એ એ ત્રણ નાડીની થી પ્રવાસ કરવા માટે મનને તેટલો સૂક્ષ્મ બનાવવું પડે જે ક્યારે બનાવી શકે જ્યારે કે પાંચો ઇન્દ્રિયો થી આપણે પર થઈ ગયે તો એ વસ્તુ બની શકે ઈડા પીડા શિશુના કોઈ જાણતો નથી દુનિયામાં એને લોકો શીખવાડવા પડ્યા શિષ્યો બિચારે ગોડા બનાવી દે ઈડા પીડા સુગરના એ સમજવા જેવી વસ્તુ સમજાવો યોગ માર્ગ ની વસ્તુઓ હતા એ નીચે લાયા શું કહ્યું યોગ માર્ગ આખો ખલાસ થઈ ગયો છે એક માર્ગ અત્યારે રહ્યો નથી અને જ્ઞાન માર્ગ ખલાસ થઈ ગયો શું કહ્યું આવું આવું આવે દાપીડા મુખ્ય વસ્તુ કાયમ નું સુખ મળે એટલે કશું બધું કામ પૂરું થઈ ગયું અને બધું ભટકવાના રસ્તા ભટેક ભટેક ભટેક પછી અહીંયા આવ્યો ચાર પગલા હતા તમારી દ્રષ્ટિએ તો મોક્ષ મળ્યા પછી એમ કે છે કે આપણું પુણ્ય પૂરું થતા પાછું ચોર્યાસી એમ કે છે કે મોક્ષ મળ્યા પછી પણ આપણું પુણ્ય જો પૂરું થઈ જાય તો પાછું ચોર્યાસી લાખ માં ભટક ના ના મોક્ષ મોક્ષ એટલે એમ નામ કેવાય ફરી એને આવવાનું નહીં ફરી એને કર્મ ચોટે જ દઈને પછી એને આવવાનું જન્મ મરણ ના કહેવાય કાયમ પરમાનંદ જો એક મિનિટ આનંદ અહીં પડે ને તો આખી દુનિયાને એક એક વરસ આવે એટલો આનંદ હા મને અત્યાવીસ વર્ષથી આનંદ ગયો નથી કદાચ ખ્યાલ કર અત્યાવીસ વર્ષથી ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ નહીં મારી પાસે પચાસ હજાર એવા છે પચાસ હજાર એવા તમે ધન્ય થઈ જાઓ હા બે જેવા થઈ ગયા ધન્યવાદ તમારું ચકાઈ જવું જા મોહન મોહન મોહન શનિવારે અવાય તો આવું તો કરી આપું બે નવરાશ ને કે બે કમાવા જવાનું છું શનિવાર શનિવાર શનિવાર નહીં તો બધી આવતી ચલાવજે શનિવાર કેમ ગુમાવે મોકો તો એનો એનું એવું છે ને એનો ટાઈમ સ્પેસ જોવું પડે સાયન્સ સ્પેસ બધું ભેગું થવું છે આ લગ્ન કરવામાં બધું જોવું પડે નહીં કાળો ભાઈ કયો વખત છે એટલે શનિવાર આવે તે પછી આ જગ્યા નહીં પછી બીજી જગ્યા આ જગ્યા નહીં પછી બીજી જગ્યાએ બીજી જગ્યાએ હા ક્યાં ગુરુ ને કહ્યું નહીં કે ભાઈ આસ્તે તમે કેવા આવું કરો છે દુઃખ જવાબદારી નથી ના પણ આ અસ્વસ્થ થવું એટલે શું છે દુઃખ છે મનથી નથી મનથી અસ્વસ્થ નથી પ્રકૃતિથી બધે પણ ગુરુ કેવું છે ને કઈ જતા એમને શું કહેવાનું એમને શું કહેવાનું એ તો બધું જાણતા હોય અમને કેવું પડતું તમને તમારે કરવાનું નહીં બધું કરવાનું મારે તમારે કરવાનું હોય તો પંગમ લગાય તે ગીરી ચીજ ગીરી ચડી જાય <laughs> એટલે તમારે કશું કરવાનું નહીં કરવાનું મારે અમારી આજ્ઞામાં રહેવા નિરંતર ચોવીસે કલાક આજ્ઞા પર ચોવીસે કલાક આ હું ચોવીસે અને તે તપે ચોવીસ કલાક તું તો તપ બધા કર્યું જ નહીં હજુ નથી કીધું પણ હવે મારો વાલો કરાવશું જરૂર કરાવશું એટલે હજી સુધી નથી કર્યું પણ મારો વાલો જરૂર કરાવશે ગયા અવતાર વાલો કઈ ગયો તે અવતારમાં જ છે ને તે અવતાર અવતારમાં એમ જ જનતા વાલા મળી આવે કીધું મેં કહ્યું પૂછ પૂછ કહ્યું પૂછી પૂછીને શું પૂછવાનું ઉત્તર હોય તો પૂછે ને નો અર્થ શું કઈ નહીં હોય પછી પૂછે નો શું કે કઈ ઉતરતું હોય તો પૂછ્યું ને ઉતરતું ના હોય તો પૂછવાનું શું અર્થ ઉતરે તો પૂછ્યું ને ઉતરતું ના હોય શું અર્થ